એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયાઓ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું અરે વાહ ભાઈ આજે તો અમરેલીમાં બેઠા બેઠા કાવ્યાબેન પણ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો કાવ્યા બેન ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે થાળીમાં ચાંદ સાંભળજો અયોધ્યા નામે એક નગર હતું આ નગરના રાજાનું નામ હતું દશરથ દશરથ રાજાને હતા ચાર દીકરા સૌથી મોટા દીકરાનું નામ રામ એકવાર એમની માતા કૌશલ્યા એમને મહેલની અગાસીમાં લઈ ગયા રામને હો પૂનમની ધોળા દૂધ જેવી રાત હતી ભાઈ બધે ચાંદનીનો પ્રકાશ હતો ચમક ચમક ચમક થતો હતો ચારે બાજુ દૂધ જેવું અજવાળું હતું આકાશમાં થાળી જેવો મોટો ચાંદો ખીલેલો તમારી મમ્મીના ચાંદલા જેવો રામને તો ભારે મજા પડી ગઈ એને જોવાની તે તો ઘડીક આમ દોડે ને ઘડીક ત્યાં દોડે અને ખિલખિલ ખિલખિલ હશે હો એને જોઈ જોઈને છેવટે થાકીને રામ તો માના ખોળામાં સુઈ ગયા પછી ઊંચે આકાશમાં જોયું તો ચાંદોય હસતો દીઠો મલક મલક હસે તો રામને જોઈને એમણે તો ચાંદો પકડવા હાથ લંબાવ્યો માના ખોળામાં સૂતા સૂતા જો પણ ચાંદો કઈ એમ હાથમાં ઓછો આવે એ તો કેટલો દૂર હોય પણ આ તો સાવ બાળક એ તો માંડું રડવા એટલે કૌશલ્યા એ એમને બહુ સમજાવ્યા બહુ સમજાવ્યા જાત ભાતના રમકડા આપ્યા ભાત ભાતનું ખાવાનું આપ્યું પણ રામજીનું રડવાનું તો બંધ જ ન થાય તે તો આકાશમાં જુએ ને મોટે મોટેથી રડે મને ચાંદો આપો મને એ આપો મને ચાંદો આપો એને છાનો રાખવા રાજા આવ્યા હો ઘરના બધા આવ્યા પણ રામજી તો રડે રડે ને બસ રડે છેવટે રાજગુરુ ને બોલાવ્યા વશિષ્ઠ ગુરુ હતા ને એ વશિષ્ઠ આવ્યા અને એમણે જોયું કે રામજી આકાશ તરફ હાથ કરીને રડે છે એમણે ઊંચે જોયું તો ઊંચે તો ચાંદા મામા હતા એટલે એ તો તરત સમજી ગયા હો ઋષિ મુનિ હતા ને બધાના ગુરુ હતા બધાના શિક્ષક હતા એમણે એક થાળી મંગાવી અને થાળીમાં થોડું પાણી રેડ્યું એક સેવક બાજુમાં આટા મારતો હતો સરસ મજાની થાળી લઈને ઘડો ભરીને પાણી લઈ આવ્યો એ તો ગુરુજીએ થાળી રામની પાસે મૂકી એમાં રેડ્યું થોડું પાણી થોડીક વારે પાણી આમ હાલતું ચાલતું સ્થિર થઈ ગયું એ તો જરાય હાલે નહીં કે ચાલે નહીં પાણી એટલે એ પાણીમાં ઉપરના ચાંદા મામાનું પ્રતિબિંબ પડ્યું હો થાળીમાં દેખાણો ચાંદો પછી એમણે એ રામજીને બતાવ્યું કે જો આ રહ્યો પછી તો રામજી ચાંદાની પાસે ગયા ચાંદાની પાસે જોઈને રામજી તો એને ખુશ ખુશ હો એને તો એમ થયું કે થાળીમાં ચાંદો આવી ગયો તે તો થાળીમાંના ચાંદાને જુએ ને હસે ને તાળી પાડે જુએ હસે ને તાળી પાડે એટલે રામજી પછી તો ખુશ થઈ ગયા રડતાય બંધ થઈ ગયા રામજીને ખુશ જોઈને બધા ખુશ થયા હો ભાઈ તો લો આવી હતી આ રામજીની વાર્તા ચાંદા મામાની વાર્તા તમને બધાને મજા પડી ને તો બીજાને કહેજો અને મોજ મજા કરજો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો હવે સૂઈ જાઓ